ફૂલદોલનો ઉત્સવ આ જ અરસામાં ફૂલદોલનો ઉત્સવ આવ્યો વશરામ સુથાર મૂળજી માટે ખજૂર પતાસા વગેરે લાવ્યા ત્યારે મૂળજીએ તેમને કહ્યું વશરામભાઈ આજે ફૂલદોલનો ઉત્સવ છે આજે અયોધ્યામાં પુરુષોત્તમ નારાયણ ફૂલદોલનો ઉત્સવ કરી પોતાના મિત્રોને પ્રસાદી આપે છે આપણે પણ આજે આ ઉત્સવ ઉજવીએ વશરામ સુથારને આ વિચાર ગમ્યો તરત જ મિત્રોને ભેગા કરી એક સુંદર હિંડોળો તૈયાર કર્યો તેને પુષ્પના હારથી શણગાર્યો પછી તેમાં બાલમુકુંદની મૂર્તિ પધરાવી પછી તે મૂર્તિની આરતી મૂળજીએ ઉતારી તે પ્રસંગે બાલમુકુંદની મૂર્તિમાંથી અતિશય પ્રકાશ નીકળ્યો સમગ્ર ઓરડામાં પ્રકાશ વ્યાપી ગયો પછી ધીરે ધીરે તે પ્રકાશ સંકેલાઈને આરતી ઉતારતા મૂળજીના શરીરમાં પ્રવેશ્યો બાળમિત્રોએ તથા પાસે ઊભેલા સર્વેએ આ ચમત્કાર નજરે જોયો મૂળજી તો સ્થિર દ્રષ્ટિએ બાલમુકુંદની આરતી ઉતારી રહ્યા હતા તેઓ તો જાણતા જ હતા કે પ્રકાશના પુંજરૂપ જેમનું નિવાસસ્થાન હોય તે બાલમુકુંદ પોતાના પ્રગટ દિવ્ય સ્વરૂપની અથવા પોતાના નિવાસરૂપ રૂપ અક્ષર બ્રહ્મના પ્રકાશરૂપ સ્વરૂપની ઓળખાણ કરાવવા આટલો સહજ ઇશારો કરે છે છતાં મનુષ્યની લૌકિક બુદ્ધિમાં આ અલૌકિકતા બંધ બેસતી નથી તેથી સૌને આવા પ્રસંગો ચમત્કાર જેવા જણાય છે પરંતુ પ્રકૃતિથી પર અને તેનું કારણ એવું સચ્ચિદાનંદ રૂપ અક્ષરધામ અને તે ધામના પતિ પુરુષોત્તમ નારાયણ આજે પોતાનું સમગ્ર ઐશ્વર્ય છુપાવી પૃથ્વી ઉપર મનુષ્ય સ્વરૂપે પધાર્યા છે તે મોટો ચમત્કાર નથી ક્યાં પૃથ્વીનો પચાસ કરોડ જોજન પટ અને ક્યાં અધો ઉર્ધ્વ અને પ્રમાણે રહિત અક્ષરધામ અને તે ધામના પતિ પુરુષોત્તમ નારાયણ કેવળ જીવો ઉપર દયા કરી તેમનું આત્યંતિક કલ્યાણ કરવા માટે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપધારી પુરુષોત્તમ નારાયણ પોતાના અક્ષરધામ સહિત પધારે છે તે દિવ્ય ઘટના જ માનવીના અંતરમાં બેસતી નથી તે પણ મોટો ચમત્કાર છે જીવોની જીવદશા કેટલી રૂઢ હશે